આ સુગમર જતું જતું આવશે પછી પછી પેલી શંકા ને બધું પછી કરે છે ને આવી લાલચ લાલચ માં લાલચ માં પોતે સફળ ના થાય ત્યારે શંકા કરે ને એવું બધું કરે ને બધું થાય સફળ ના થાય શંકાઓ શંકાઓ બધી બધી એના વેગ કરે લાપરવાળી દીકરા તો સુધી આ લાપરવાળી દીકરા થાય છે કેતો હતો એટલે જ્ઞાની વગર આ ફોડ જ કોણ પાડી શકે આ જગત માંથી છૂટવું કેટલું બધું જોખમી છે કે આવી બધી ફોડ પાડે કે આવું એટલે આટલું બધું જોખમ વાળું હોય છે આ બધું એટલે ખરેખર બંધેલો છું કે એવું જાણે તો બંધેલો એ બધા લોકો શું એટલે કોણ જોયું બધા કોણ પડતા તારું કોણ પડ્યું શુદ્ધ એવું તો કઈ રીતે બદલી શકે આ બધી ડિફિકલ્ટી કહેવાય લાવ બોલા અર્જુન ને ફટકેલું માનની પડેલી હોય તો લાલચ ની પડેલી ના હોય માનની પડેલી અવગુણો બહુ પહેરે નહીં અવગુણો બધું ના લક્ષ્મણ ના ભાઈ થી ના તે માનની જ લાલચ બેસી જાય તો લાગો છે એને ની ભીખ કહીએ છીએ મનની લાલચ ને મનની ભીખ કીધી ભીખ એટલે માન જુદું અને મનની ભીખ જુદી ઘણી વખત પોતાને ખબર ના પડે એવું બને કપટ જેવી હોય લાલચ કપટ પોતાને ખબર ના પડે એવું આ લાલચ માં એવું હોય કપટ નહીં પડ્યું આટલું લાલચ ખબર લાલચ બેમાં શું કેવું

તો કઈ છૂટીએ તો અમને જે દેખાય તમને કહીએ છે કહીએ છે ને દાદા તમે કયો છો એ પ્રમાણે ક્યાં કરે છે અને અનુભવમાં આવ્યો કર્યો રહેશે અનુભવમાં આવશે કડવું બધું આવ્યું કડવું આવે નહીં કડવું તો કોઈ સહન કરી શકે એવો છે નહીં ના કરવું કરતી સહન કરી જ્ઞાન લીધા પછી કરવું શું એટલે મૃત્યુ અને આપડે તો શી મીઠાની ખોટ છે મીઠાશ જ મીઠાશ છે કુદરત ને ઘેર શું ખોટ છે તો દાદાભાઈ વચ્ચે આપ ગાલે એટલી વાર શરીરની તબિયત આટલા બધા સારા કરો ભાઈ શું નામ હતું કુંવરજી પોતાનું અહિત છે એવું સમજાયું નથી સુવામાં અહિત છે ઉતાર સમજી જાય એટલે નહીં પડતો કેમ કુસુમ નહીં આવતા સુવા જાગૃત રહે નિશ્ચય કરવાની આજ્ઞામાં રહેવાય ને નિશ્ચય કરવાની આજ્ઞામાં રહેવાય ને નિશ્ચય કરીએ તો આજ્ઞામાં રહેવાય ને બધું બધું રહેવાય એ આપડી જ બોલ દાદા આજ્ઞામાં ના રહેવાય આપડી જ બોલ ને બીજા કોઈ લાલચ છે એટલે લાલચ વાળા રસ્તા પર ચાલતા ચાલતા એમને સમજાવ્યો અમે લોકો લાલચ વાળા રસ્તા પર હું ચાલતો હતો ત્યાં એમને સમજાવ્યું કે લાલચ ના રાખવાની કોઈની એ અમે આપણે મકાન બાંધ્યું ને ત્યારે જયંતિભાઈ રમણભાઈ એ લોકો આપ બતાવો તમે બતાવો આપ બતાવો ઉપર જવું જળ ને સ્થિર રહેવું જેમાં પરિવર્તન નથી ચેતન માં ઉદ્વગામી ચેતન હોય તો તમને ઉપર લઈ જાય ઉદ્વગામી જાઓ ચેતન ઉર્ધ્વગામી થાય અને જડ સ્થિર રહી જાય પરિવર્તન ના થાય જડ માં પરિવર્તન ના થાય ચેતન માં પરિવર્તન ના થાય ધીરે થતું છે ધીરે થાય એમ ધીરે થાય એમ ધીરે ધીરે થાય ના તો સડી જાય ઉતરી જાય ઉતરી જાય નિરંતર કરી હતી નિરંતર પરિવર્તનશીલ છે માં કેમ મૂકી શકાય અનુસરવા માટે શું સિદ્ધાંતો છે આક્રમ વિજ્ઞાન આક્રમ માર્ગ આપડે જાતે કરવું હોય આકડું મૂકવું હોય શું નામ તમારું મારું નામ ધીરુભાઈ ધીરુભાઈ ધીરુભાઈ કરે તમે અસર થાય અપમાન કરે અપમાન કરે તો અસર થાય છે સીધી અસર થાય છે અસર થાય કરવું અંદર કોઈ તત્વ છે એને અસર થાય અંદર ના કોઈ તત્વો ને અસર થાય અંદર નું કઈ સોમાન ગવાતું હોય એવું લાગે સોમાન સોમાન ગવાતું લાગે છે અંદર કઈ સોમાન હોય એવું એને આપણે પ્રતિકૂળ લાગ્યા હોય એટલે કરે આપણી વાત આપણી વાત એને પ્રતિકૂળ લાગી એટલે એ આપણું અપમાન કરે આપણી વાત એવી પ્રતિકૂળ લાગી એટલે આપણને અનુકૂળ એ ના લાગ્યા એટલે આપણે એ આપણને પ્રતિકૂળ લાગ્યો એટલે આપણાથી એવી વાત નીકળી સામે વાળો આપણને પ્રતિકૂળ લાગ્યો એટલે આપણાથી એવી વાત નીકળી અને ઓલા ને આપડે પ્રતિકૂળ લાગ્યા એટલે એને સોમન ભંગ કર્યું એ પણ થાય પ્રતિકૂળ હા એ સામે વાળો ગાઢ દીધા વગર ના રહે તો આપણને પાછું દુઃખ થાય છે સામે વાળો ગાઢ દે જા પ્રતિકૂળ તો લાગે પ્રતિકૂળ પ્રતિકૂળ કોઈ ગાળ દે તો શું કરું દાદા કોઈ ગાળ દે તો શું કરવું બધાને કહીશું નહીં મને કેમ કહ્યું એ આપણા કર્મો એવા ઉપાધિત હશે એટલે એવો સામે નિમિત્ત બન્યું આપણે કર્મો હશે કે સામે નિમિત્ત બન્યો આપણે માટે જાણવા છતાંય થઈ જાય છે તો એનું શું કરવું જાણવા છતાંય થઈ જવાય છે એના માટે શું કરવું થઈ પણ એવો ગુસ્સો હજી નથી આવ્યો નથી ઈ જાતનો ગુસ્સો હજી અંદર ઉત્પન્ન થતો નથી જાણવા છતાંય ગુસ્સે થવું એને બદલે ગુસ્સામાં ભરી જવાય છે ગુસ્સામાં ભરી જવાય છે ગુસ્સામાં ખરો ગુસ્સો થઈ જાય છે ત્યારે જાણવાનું નથી રહેતું તે પછી જાણવાનું આવે છે કે આ ખોટો ગુસ્સો થયો તમે કર્મ ઉતરીને બોલે છે એ નિમિત્ત છે એવું તમે જાણવા પછી વાંધો આચરણમાં નથી આવ્યું આચરણમાં નથી આવ્યું આચરણમાં આવશે પણ તું જાણો છો હા જ્ઞાન હાજર હશે તે પછી ઘણી વાર હાજર થઈ જાય છે સાચી વાત સાચી વાત રહી જ ઈ કેમ રે કેમ રહેતી નથી એ ખબર નથી પડતી એ કેમ રહેતી નથી તે રહે છે ક્યાં ખબર રહે શું કારણ સમજાવો તમે સમજાવો જાગૃતિ મારા કરતા હું વિચાર છે ને નિમિત્ત છે એ જાગૃતિ પર ગુસ્સો થઈ ગયો ગુસ્સો કરાતો નથી પછી આનો જાગૃતિ એનો ગુસ્સો જાગૃતિ બધો ગુસ્સો થયેલો એ ગુસ્સો પણ આપણને ભગવાન પણ નાખે ભગવાન પણ નાખે ગજુ કપાય તો ફિકર કરીએ દુખી દુખી થઈએ સ્વીકાર કરીએ દુઃખ દુઃખ લાગે દુઃખી થઈએ કેમ કાપડ છે કયા આધાર કાપડ છે કર્મો ના ઉદય હશે એટલે એક આપી ગયો એ માન્યતા બરોબર દ્રઢીભૂત થઈ જાય તો પછી કોઈ વસ્તુ કઈ સુખ દુઃખ ના ગુના હોમા વસ્તુ ના જરાય વાંધો નથી એવું કેવા માંગે બતાવી જાગૃતિ ના નથી ભાઈ શેર જાગૃતિ રાખવા જેવી છે કુવા કેમ લે છે વાતો કરશો કુવા દાદા પોતે ખાલી હોય એવો પૂર કર્યો હોય બે ફૂટ જાગૃતિ સતત જાગૃતિ જાગૃતિ ટેકનિક માં કામ ન કામ થી એટલા માટે આવું કરવું જોઈએ પણ કોઈ કરતા નહીં ગવર્મેન્ટ આવું કરતું આ જાગૃતિ કેમ સતત રાખી શકાય સતત રાખી કેવી રીતે શકવી આ જાગૃતિ સતત કેમ કેવી રીતે રાખી શકાય પાપ આ પાપ છે તમારા પાપ છે ને લાગી મન કરી નાખે આવરણ લાગી નાખે આવરણ લાવી જાગૃતિ પુસ્તક છે પૂરેપૂરી જાગૃતિ આ જીવ વિશે કેવી રીતે જાગૃત રહી શકાય સતત જીવ વિશે સતત કેવી રીતે જાગૃત રહી શકાય એટલે તો આવ્યા છીએ બાપી સ્વાધ્યાય સતત કરીએ છીએ જે બુક છે ને એમાં સ્વાધ્યાય સતત રસીક્રમણ કેમ કરવું એ બધું આ તમે જે અત્યારે કરો રસીક્રમણ તો કરો ને કહેવાય આપણે કપડા આ તો શું થાય મેલ ઉતરે મેલ ઉતરે નીકળે હા નીકળે જોતો હું છું બાજુ હતો નીકળ્યો પણ નીકળે ખરું પણ તને જોતા પર ક્લિયર થઈ જાય અને પ્રતિક્રમણ અત્યારે જે કવર હતો ને તેના એક એટલે ધીમે ધીમે પાતળા પડે એવું લાગે પ્રતિક્રમણ આપણે જે તમારે આપતવાણીમાં જે વાંચવામાં આવ્યું ને કે સમયે સમયે પ્રતિક્રમણ કરી લેવું ઓન ધ સ્પોટ તાત્કાલિક પ્રતિક્રમણ કરી લેવું એ પ્રતિક્રમણ ની વિધિ આપ બતાવો ઓલું અમે પ્રતિક્રમણ કરી નથી શકતા હા હા ઓન ધ સ્પોટ બસ એટલે આપણો અંતિમ શ્વાસ નો ફેલાયો કરવાનો રાગ છૂટતો નથી હજુ ભેગા થઈ ગયા નથી પચેલા નથી રહ્યા જરૂર એવું નથી ભેગા ગોટા ધરાવતા હતા ને કેવી લાગે બસ એટલો ફિગર ધારણા છે કઈ વાંધો પછી શું સવાલ જ ક્યાં છે મોં છૂટી જાય પછી એ છોરો છે એ છોરો છે સંસ્કારી કરી સંસ્કારી કરી એ બધી અણસમજમાં હતી બધી વાત જ્યારથી આ જાગૃતિ વિશે સતત જાણવાની કોશિશ કરીએ છીએ ને તો જાગૃતિ નું જ મહત્વ વધી ગયું છે બાકી બીજી કોઈ વસ્તુ નું મહત્વ નથી મનુષ્યમાં ઉઘાડી વાંચે કરી રહ્યું

પેલા અસર કરતા નહીં તારા તારે તારા મને ખાઈ નાખે મૂળમાંથી કઈ નાખે ફરી બતાવવા વધારે તારે મને કહેવાય હું પાસે જેમ આત્મા નિર્ભર લગાવતા એ રે છે સતત રે છે આપડે તો મને કહેતો કરી આપું તું મને કહેતો કરી આપું જાતે કાઢવો નહીં નીકળે નથી નીકળતા આ વસ્તુ તું ના તું કહું તે કરવા એટલો કર કરી દઈશ ખરાબ રહી નીકળશે નહીં એના કરતા અમે કહીએ થાય તો કાઢી આવે મને જાગૃતિ લઈ આવે પછી હું મારી અત્યારે આજ્ઞા રહી છે એટલું વાત ટૂંકી વાત વિશ્વાસ જગ્યા થઈ કદાચ લાલચ લાલચ તમને રમણભાઈ એમનું નામ છે ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બંધાયું અને લાલચથી આ બધી સતત અને ભયંકર દુઃખો લાલચ લાલચથી સારી છે પેલું ક્યાં જેવું થયું તો અગિયાર છે તો આ સારી ચાલુ છે હા બીજું કઈ શું કરવાનું લાલચ નથી રાખતો સારી સારી છે ફેમિલીને ભૂલી જાય છોકરા બોકરા બસ્કુર કર્યા બધાને ભૂલી જાય અને આખું છે તે પોતાનું પોતાનું કામ છે જે જગ્યાનો લગતા રહેતો હોય તે ભૂલી જાય ક્યાંય જઈને બોલે લાઈટ ના પટાવતો પૂરી પટાવતો પૂછી પટાવતો પૂરી પૂરી માટે હા લાલચ શું ના કરાવે બિલકુલ સારું બરાબર સરસ લાલચ જેનો સ્ટ્રોંગ વિરોધી સ્ટ્રોંગ વિરોધી લોકો આપણા મહાત્મા નું લાલચ દેખું રહ્યું તમને લાલચ ઓપન પોઈઝન છે ઓપન પોઈઝન છે મળી આવે ખાવું મળી આવે છે ખાવું મળી બી રહે મળી જ રહે છે એ પ્રમાણે લાલચ વગર રહેવાથી મળી રહે છે બધું મળી રહે ગયા હા અમને કઈ ઈચ્છા પણ નહીં કરતા તો મળે છે અમે ઈચ્છા નહીં કરતા તો બધી ચીજ મળે લાલચ નહીં પણ ઈચ્છા નહીં કરતા દાદા લાલચ અને ઈચ્છા એ બેની એ બે ઈચ્છા રાખવાની છૂટ ઈચ્છા રાખવાની છૂટ છે <coughs> લાલતું એટલે લાલચ માં સારા નરસા નો પછી વિવેક નહી રહેતો હશે જાનવર રૂપે જાનવર બરાબર તો દાદા અમારી ધર્મ ક્રિયાઓ કેટલીક જો લાલચ ને એટલે પ્રતિષ્ઠા ને લીધે હોય કીર્તિ ને લીધે હોય નામ ને માટે એ લાલચ ને લીધે હોય તો એનું એ લાલચ ના કહેવાય સંસારમાં છે નામ કરવાની ઈચ્છા હોય બીજી ઈચ્છા હોય લાલચ લાલચ કૂતરા જેવું દેખાય નહીં મારે ઘેર જવું છે પહેલું વાક્ય મને પસંદ પડ્યું મારે ઘેર એ તો લોકો સાસરી કરતા મારે ઘેર જવું બીજું વાત છે લાલ બિલકુલ થોડી ઘણી લાલ તો બધા હોય પણ એ લાલ દબાવી દેવા દબાવી દેવાય થોડી ઘણી લાલ દબાવી દેવાય લાલસુ જ જેમ કહેવામાં આવે છે લાલસુ એનું ગુરુ તો ભલે હોય છે ગુરુ બરાબર ના ના બધા ફરવા કરવાનું ઘણું લાગ્યું હતું ને નાન્ય માટે મેળવવા માટે જતા હતા બધે પ્રશ્ન છે એમણે જે દિશા બતાવી તે બરાબર છે કે નહીં આપે પૂછ્યું કે ક્યાં જવું છે તો કે ઘરે જવું છે આપે પૂછ્યું કે કઈ દિશામાં જવું છે એમણે કીધું અંતર દશામાં તો એ બરાબર જવાબ છે આ જવાબ મને બહુ લાલચ ઘેર જવું છું કે મળેલા પણ લાલચ ન થયો હોય જ્ઞાની પુરુષ નો યોગ ન થયો હોય અને છતાં જો આવા ભાવ રહેતા હોય કે મારે ઘેર જવું છે

વગર વ્યાપતો નથી બહુ વ્યાપતો નથી બધા ઓછો ટેન પર્સન્ટ હશે દસ ટકા જેટલું છે ખરો એટલો એટલે થી વધારે એનાથી વધારે એનાથી વધારે દસ ટકા થી વધારે અને બીજા એમાંનું વીસ ટકા આપણે માનીએ એસી ટકા સારા એસી ટકા કયા ખાતે વીસ ટકા મોહ સ્વીકારીએ આપણે મોહ હતો છે વીસ ટકા મોહ છે એસી ટકા નથી તો એસી ટકા શું છે નિવૃત્તિ રહે છે નિવૃત્તિ રહે છે બધા ભાવથી વૃત્તિ ઓછી રહે છે દાદા એક નાની વાત કરું અમે લોકો અમદાવાદ જવાના હતા અમદાવાદ થી આબુ જવાના હતા અને ત્યાં જ એમનો દીકરો છે બહુ જ માંગો થઈ ગયો અમદાવાદમાં તો મને કહું કે નહીં રમેશભાઈ આપણે <coughs> આબુ જવાનું નક્કી કર્યું છે એટલે જવાનું દીકરો તો સારો થઈ જશે <coughs> એટલે માંદો દીકરો તો છતાં પણ મારી સાથે આવ્યા હતા હા આબુ હા તો બી આપડે આગળ નક્કી કર્યું છે ખબર નહી હવે એ ખબર નહી ગઈકાલે અમે લોકો આવવાના હતા નિશ્ચય મજબૂત નિશ્ચય મજબૂત તે મોહી કહેવાય નિશ્ચય નરમ હોય તે મોહી કહેવાય સંસાર પક્ષમાં સંસાર પક્ષ માં છે માટે પક્ષકાર સંસાર નો પક્ષ બધા લાવવો પડશે ને ક્યાં સુધી આવું ચલાવશે હા લાવો જ પડશે નિવેડો તો લાવો જ પડે ઘરે જવું છે ને ઘરે જવું છે એટલે પછી નિવેડો તો લાવો જ પડે ને નામ છે લેતા હોય તો અસર થાય કે ઓછી થાય છે બહુ ઓછી થાય છે આપણે થાય છે દસ હજાર નું ગજુ કઈ થાય ઓછી થાય પાંચ લાખ નું થાય તો પચાસ અપાય તો થાય થોડી પાંચ લાખ થાય તો પાંચ લાખ રૂપિયા થાય તો થાય પાંચ લાખ નું ગજુ કપાય કે લોસ જાય છે તો રિલેટિવ ટર્મ્સ એ બધું રિલેટિવ ટર્મ્સ છે એટલે રિલેટિવલી વસ્તુ જુદા અસર થતી રહેશે ને ઓછી વસ્તી થાય પણ બનતા સુધી ઓછી થાય છે ઓછી વસ્તી જાય પાંચ લાખ થાય નહીં થાય તો બધે રિલેટિવ નહીં જાતથી કેમ એને એને પ્રદર્શિત કરવાથી શું ફાયદો ફાયદો ના હોય પછી પ્રદર્શિત ના કરવામાં ફાયદા નથી પણ નુકસાન બહુ છે અને કરંટ પ્રદર્શિત ના ના એવું કઈ છે નહીં પ્રદર્શિત કરવાથી લાગતું નતો ફાયદો છે એટલે નથી કર્યું પ્રદર્શિત કરવાથી ફાયદો છે એવું લાગતું નતું એટલે નથી કર્યું પ્રદર્શિત કરવામાં ફાયદો છે એવું લાગતું નુકસાન બહુ છે ના કરે પ્રદર્શિત કરવું જોઈએ ભાવના નથી થતી ખાસ કે પ્રદર્શિત કરવું જોઈએ એવી ભાવના થતી નથી કે પ્રદર્શિત કરવું જોઈએ આપણે પ્રદર્શિત કરવા શું થાય ભાવના ના થઈ તો ના કરશો પ્રદર્શિત કરવાનો શું ફાયદો કે ભાઈ જો આપણું સાચું હોય કે ભાઈ આ હોનારો સિક્કો છે તો અમે કહીએ આ વસ્તુ મૂકી રાખો ના હોય તમે કહીએ કે આ રોલ પર શું મૂકી રાખો ટકા વિશે છે સીટ પર રોલ રોલ મળે ગોલ ગોલ ને ગોલ માની ક્યારે જેમ તમે ગેરજારી વાત કરતા હતા અમે એક્સેપ્ટ કર્યું લાલચ નહીં તે એક્સેપ્ટ કર્યું એવું આ જે કોઈ હશે એક્સેપ્ટ કર્યું નહીં ના કર્યું તમે માર્ગદર્શન આપો માર્ગદર્શન આપો તમે માર્ગ બતાવો તમે માર્ગદર્શન માર્ગ બતાવી દો પ્રશ્ન પૂછો પ્રશ્ન પૂછ્યો લખ્યું છે મોસમ કોરને પૂરતી લખન કામી તો પોતાની જાત પ્રદર્શિત કરી દીધી તો એવી જાત પ્રદર્શિત કરવામાં તો બધા અત્યારે હસી કરે પ્રદર્શિત કરી એ તો આપણું જાય એવી આપણે એવું તમે ખરેખર કોણ શકીએ રિયલિસ્ટિક એટલે બધું પ્રદર્શિત કરી અને મોસમ છે બધું રિયલિસ્ટિક છે બધું રિયલ જેમાં આપણું વધેલું એનું કેવું છે કે ના કહેવાય કદાચ ના કરી કરી જાય એટલે રમણજી નામ રમણ એટલે આપણે કોણ છે જાણતા નથી એ મોટા મોટો મોહ સેલ્ફ શું છે માય સેલ્ફ માય સેલ્ફ બોલે કરો સેલ્ફ એ શું છે બોલનાર કોણ જરૂર માય સેલ્ફ બીજાને કહેશે ભાઈ સેલ્ફ બીજાને ભાઈ સેલ્ફ અરે રમણભાઈ એ તો તમે કોણ છો એ નહીં જાણવાથી લોકોએ નામ પાડ્યું ઓળખવા માટેનું સાધન રમણ રમણભાઈ લોકોએ નામ પાડ્યું તેમાં કેવી રીતે પોતે છૂટે બીજાની મદદ બીજાની મદદ જ છૂટી શકે તમારે શું કેવું છે સાહેબ સોના બંદર મારું જૂઠવો મારું બંદર નથી જૂઠવો કરીને મને બોલ્યો છે સાહેબ જી કે પણ તારું શું જોઈએ ક્યારે ભર્યું એક વાગા છોડી આવે બીજું બધું કઈ નહીં પણ સમજીએ ધીમે મારે દેખાય ખબર નહી પડે ખબર આ કઈ જગ્યાએ ચૂક્યું હા અનુભેદન માં આવે અનુભવ માં આવે તારું આવું આવું લાભ કેટલું થાય જોયું નથી આવું કરી નાખી છે પછી બધા જ વાત છોડી આપો કરવા માટે જમ્પિંગ કરવા ગયા હતા શિશુ નીકળતા છે આખું બ્રહ્માંડ એમની પાસે આખું બ્રહ્માંડ છે બધું જ છે આખું બ્રહ્માંડ છે એમનું ક્યાં જઈ વાત ફરી હતા છે ફરી હતા છે ત્યારે ધંધો છે એનો વેપાર વેપાર ધંધો છે ભગવાન શું એની સંભાળ લેવી જે વસ્તુ છે જે બધી એની માલિકીની જે વસ્તુ છે એ બધાની સંભાળ લેવી શું સંભાળવાનું જે એની માલિકીનું છે જે એની માલિકીનું છે એનું જે ભગવાને બનાવ્યું હોય એની સંભાળ લેવી પડે ને સંભાળ આવી નહીં સંભાળી સંભાળ લેવાનું ત્યાં પછી એનો એમાં શું મળે અને સંભાળ લે તે બધું શું મને પ્રાપ્ત થાય આનંદ થાય આનંદ થાય એમને બીજું શું મને દવાખાના જો સંભાળી કરજો આપડે જે આપણને દુઃખ ના ના જે સેવા કરતા હશે આનંદ થતો સેવા કરતા એ લોકોને આનંદ થાય ને કોઈ માલિક કોઈ જીવો કરતા નથી કોઈ શબ્દ રીતે ઠંડા થઈ શકતો નથી તો Thank you. તમારો જ ચાલે જેમ હજાર મિલ પર આપણાજી હોય ત્યાંથી નીકળે દરિયામાં આવતા બધી સ્વભાવ ચાલે છે આવી ચાલ્યા સભાવતી વાઘા બોલતા છે સભાવતી અલા સભાવતી ઘટમાં ભગવાન આ બધાને ઉદાહરણ જાણનાર લાગે તમને આવું કઈ તથ્ય લાગે છે વાતમાં એટલે સત્ય જાણવાની જરૂર આ બધું આવું બધા બધી વાતો છે ને એ લોકો માટે છે સ્ટેન્ડર્ડાઇઝ છે આવું તો સ્ટેન્ડર્ડ તો હોય જેને ઘેર થવું હોય તેના માટે શાસ્ત્રમાં વાત હોય ચાર વેદ ભરી રહી તો વેદ દીક્ષા બોલે છે ઇઝ નોટ ધેર શું બોલે બાકી ઇસ્તર નો જોઈએ છે માર્ગ ઘેર જવું છે કઈ ના અપાય છે વાત એ તો ગોટું જ્ઞાન એ ચાર વેદના ઉપરી છે ચાર વેદના જ્ઞાતા છે જ્યાં જાય એટલે ત્રણ છુટકારો છુટકારો વેદમાં તો પૂર ભાષા છે શું છે અને આત્મા તમ છે તે વેદમાં સમાય